એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પ્રિયાંશીબા વાર્તા સાંભળે છે આમ હિંમતનગરમાં બેઠા બેઠા ધ્યાની છે શ્લોક છે ઓહો હો હો હો હો અરે નાના મોટા ભૂલકાઓ આજે હું તમને બધાને પૂર્વી દીદીની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે નાનકડું ફૂલ અને વાદળાઓ સાંભળજો છે ને છેલ્લા બે વર્ષથી ક્યાંય વરસાદ નહોતો પડ્યો વનના બધા ઝાડ પાન અને ફૂલો તો સુકાઈ રહ્યા હતા પાણી વગર દુષ્કાળને લીધે એ બધાના ચહેરા ઉપર તો કરચલીઓ દેખાવા લાગી ઝાડવાઓ તો રડવા લાગ્યા હે ભગવાન આ મારા પાંદડાઓ તો દુષ્કાળને લીધે લીલા રંગમાંથી પીળા રંગમાં ફેરવાઈ રહ્યા છે એ તો બધા પાણી વિના તરસ્યા મરે છે પાંદડાઓ પણ ડુસકા ભરવા માંડ્યા હા હવે હવે અમારે નક્કી ખરી જવું પડશે તરસ્યા પક્ષીઓએ તો ઊંચે આકાશ તરફ જોયું અને બોલ્યા ઓ વાદળાઓ ઓ અમારા ભાઈ બન આ તમે બધા ક્યાં જતા રહ્યા છો પંખીઓ તો બધા ગીતો ગાવાનું પણ ભૂલી ગયા હતા હો ભાઈ પાણી વગર તરસને લીધે ધરતી તરફ ઝૂકી ગયેલા ફૂલો એ બધા ડુસકા ભરવા લાગ્યા અને રડવા લાગ્યા ઝાડના બધા મૂળિયાઓ તો વરસાદના ભેજના એ બધા દિવસો યાદ કરતા કરતા ઉદાસ બેઠા હતા નદી પણ આ વાદળા વરસ્યા નહોતા એટલે સુકાઈ ગઈ હતી થોડું ઘણું નદીમાં પાણી બચ્યું હતું એમાં પણ નદીના મોજાઓએ નાચવા કૂદવાનું સાવ બંધ કરી દીધેલું હો ભાઈ નદીની બાજુમાં જ ઘર કરીને રહેતો પર્વત પણ સાવ પીળો દેખાતો હતો આસપાસના ઝાડ વેલા પશુ પંખી એમ આખી પ્રકૃતિ આખું એ જંગલ વાદળને વરસવા માટે આજીજી કરી રહ્યું હતું બધાને આશ્ચર્ય થતું હતું હો કે આ વાદળાઓ કેમ આમ વરસ્યા વિના આપણી ઉપરથી પસાર થઈ જાય છે એ બધા વરસતા કેમ નથી વાદળાઓનું કામ તો વરસાદ વરસાવવાનું છે અને એ જ બધા પોતાનું વરસવાનું કામ ભૂલી જાય આવું તો બને જ કેવી રીતે બધા આવું વિચારે હો ભાઈ બરાબર આ સમયે એક નાનકડું ફૂલ આગળ આવ્યું અને બોલ્યું ચાલો હું જાઉં છું વાદળાઓ પાસે લો બોલો એ ફૂલ તો કે હું જાતે જઈને એ બધાને વરસાદના વરસાવવાનું કારણ પૂછીશ કે તમે કેમ વરસાદ નથી વરસાવતા આમ કહીને એણે તો બધા સામે પોતાની વાત મૂકી કે હું વાદળાઓને વિનંતી કરીશ વાદળાઓ તો મારી વાત જરૂર સાંભળશે નાનકડા એવા ફૂલની આવી વાતો સાંભળીને પાસે જ રહેલા પાંદડાઓએ આછો એવો મજાનો ફફડાટ કર્યો એ બધાને મજા આવી પાંદડાને બધા ફૂલોમાં અને ઝાડવાઓમાં પણ નાનકડા ફૂલની આ વાત સાંભળીને તાકાત આવી ગઈ ઓ ભાઈ બધાએ વાદળાઓ માટે કાંઈક ને કાંઈક ભેટ મોકલવાનું નક્કી કર્યું ખરેલા પાંદડાઓએ તો એકબીજામાં ગૂંથાઈને એક સરસ મજાનો થેલો બનાવ્યો અને નાનકડા ફૂલને કહ્યું અરે સાંભળ તું વાદળાઓ માટે આ થેલામાં ભેટ લઈ જજે ઝાડવાઓએ ભેગા મળીને પોત પોતાના મીઠા મીઠા ફળો આપ્યા કોઈએ વાદળા માટે કેરી આપી તો કોઈએ ચેરી આપી કોઈએ પપૈયું આપ્યું તો કોઈએ ચીકુ એમ બધા ઝાડ તો ફળોની ભેટ આપવા લઈ ગયા ફૂલોએ કહ્યું આ અમારા તરફથી વાદળાઓ માટે તું સુગંધ લઈ જા બધા પક્ષીઓએ પોતપોતાના મીઠા મીઠા અવાજ અને સૂર ભેગા કર્યા અને થેલામાં ભર્યા પતંગિયાઓએ પોતપોતાના નોખા નોખા રંગો આપ્યા કેટલાક પંખીઓએ તો વળી પોતાના પીછાઓમાંથી સુંદર મજાના કપડા બનાવ્યા હો ભાઈ આ રીતે બધાએ પોતાના નાનકુડા એવા આ વાદળ પાસે પોતાની અરજ લઈને જતા ટપાલીને એ નાનકડા ફૂલને મદદ કરવાનું નક્કી કર્યું પછી તો નાનકડા ફૂલે પોતાનો પ્રવાસ શરૂ કર્યો મેદાનમાંથી ખેતરોમાંથી અને જંગલોમાંથી પણ એ પવનની પાંખ પર બેસીને પસાર થવા લાગ્યો આ નાનકડું ફૂલ થોડેક આગળ ગયું ત્યાં તેના રસ્તામાં એક નદી આવી જો જોતામાં નદીમાં રહેતી બધી જ માછલીઓ એની મદદ કરવા માટે પાણીની સપાટી ઉપર આવી ગઈ બધી માછલીઓએ સાથે મળીને એક તરાપો બનાવ્યો હોડી જેવું બનાવ્યું તેની ઉપર બેસીને નાનકડા ફૂલે મોટી લાંબી લાંબી નદી પાર કરી નદીએ ફૂલને પોતાના પાણીમાં તણાઈને આવેલી એક વાંસળી આપી અને કહ્યું આ વાંસળીમાં મારા મોજાઓના સુંદર સૂર નીકળે છે લે તું આ વાંસળી વાદળાઓને આપજે પછી તો ફૂલે પોતાની યાત્રા આગળ ચાલુ રાખી ઓ ભાઈ પોતાનો પ્રવાસ રસ્તામાં આવ્યો એક મોટો પર્વત ફૂલ તો લાંબો પ્રવાસ કરીને ખૂબ થાકી ગયેલું એ તો વિચારે કે હું આ આવડો મોટો પર્વત કેમ ચડી શકીશ નિરાશ થઈને એ તો એક ખડક પાસે બેસી ગયું નાનકડા ફૂલના ગુલાબી ગાલ પરથી આંસુનું એક ટીપું સરીને ખડક ઉપર પડ્યું ફૂલને આમ થાકેલું હારેલું જોઈને તરત જ ખડકે બધા પથ્થરોને આદેશ કર્યો આ નાનકડા ફૂલ માટે ત્રણ પૈડાઓ વાળી સરસ મજાની સાયકલ બનાવી દો આ સાંભળીને ખુશીના માર્યા નાનકડા ફૂલે તો કૂદકો માર્યો અને આનંદથી નાચવા લાગ્યું ઓ ભાઈ <laughs> પછી એણે આ સાયકલની મદદથી પર્વત ચડી લીધો જ્યાં પર્વતની ટોચ પર ફૂલ પહોંચ્યું ત્યાં તો એ ફરીને મૂંઝાયું આ વાદળાઓ તો આકાશમાં રહે છે ત્યાં મને કોણ લઈ જશે એણે આ મુશ્કેલીની વાત પવનને કરી પવને તો ફૂલને સરસ મજાની બે નાની પાંખો બનાવી આપી અને પછી તો ફૂલ આકાશમાં ઉડવા લાગ્યું રાત પડવા આવીને ચાંદા મામા ઉગ્યા છાંદા મામાએ ફૂલને કહ્યું અરે ઓ નાનકુડા થોડો સમય અહીં આરામ કરી લે તારા માટે તો મેં ઘોડિયું તૈયાર રાખ્યું છે ફૂલ તો થાકી ગયું હતું એટલે તરત જ ઘોડિયામાં બેસી ગયું અને લાંબુ થઈને સૂઈ ગયું ભાઈ આકાશના તારાઓ ફૂલના ઘોડિયાને હિંચોડવા લાગ્યા અને વળી એક તારોડિયાએ તો એના માટે હાલરડું ગાયું બોલો બીજા દિવસે સવાર પડી એટલે ફરીથી નાનકુડા એવા ફૂલે તો પવને આપેલી પાંખો પહેરી લીધી થોડો સમય ગયો કે એ તો પહોંચ્યું વાદળાઓ પાસે નાનકુડા એવા આપણા ફૂલે તો જોયું કે કેટલાય કાળા કાળા વાદળાઓ આકાશમાં લટકતા હતા કેટલાક વાદળા તો વળી સૂતા હતા અને કેટલાક તો વળી આળસ મરડી મરડીને બગાસા ખાતા હતા વજનદાર થેલો ઉંચકેલા ફૂલને જોઈને આ બધા વાદળાઓને તો બહુ નવાઈ લાગી હો એમાંના એકે તો પૂછ્યું ઓ નાનકુડા ટાબરિયા તું આટલે દૂર અહીં કેમ આવ્યું છો બીજા વાદળે પૂછ્યું અરે ભાઈ તે શા માટે આ વજનદાર થેલો તારી પીઠ ઉપર ઊંચક્યો છે એક વાદળે તો આરામ ખુરશી જેવો આકાર બનાવ્યો અને કહ્યું આવ અહીં બેસી જા થાકેલું ભૂલ તો એ પોચી પોચી વાદળની ખુરશી ઉપર બેસી ગયું અને બોલ્યું ઓ વાદળાઓ હું તમને બધાને મારી સાથે ધરતી ઉપર લઈ જવા માટે આવ્યો છું તમને ખબર છે તમારા વિના બધા ઝાડ પાન કરમાવા લાગ્યા છે પશુ પંખીઓ તરસે મરે છે અમને બધાને તમારા પાણીની ખૂબ જરૂર છે અમને કેમ છોડી દીધા શું અમે તમારા મિત્રો નથી અમે તમારા ભાઈબંધ નથી આ જુઓ તમારા ભાઈબંધોએ કેવી સુંદર સુંદર ભેટ તમારા માટે મોકલી છે બધા તમારી રાહ જુએ છે મહેરબાની કરીને અમારા પાસે આવો અને વરસાદ આપો આમ બોલીને બિચાકરો ફૂલ તો ડુસકા ભરવા લાગ્યું ફૂલને આમ રડતું જોઈને વાદળોને પોતાની ભૂલ સમજાણી અને કીધું કે અરે ફૂલ અમારી ભૂલ થઈ ગઈ હો ચાલ ચાલ અમે ઝડપથી તારી ધરતી ઉપર વરસીએ છીએ અને ભાઈ પછી તો બહુ વરસાદ પડ્યો અને બધાને મજા મજા આવી ગઈ હો ભાઈ તો મજા પડીને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો